બોજો માથે કે ઘોડા પર એક વખત હું મારા ભાઈબંધને ઘેર અચાનક ગયેલો તે તેમના વહુ જોડે વાતચીત કરતા હતા મારા ભાઈબંધે એમની વહુને પૂછ્યું શું શાક લાવી છે તેમના પત્નીએ કહ્યું ભીંડા શા ભાવે લાવી છો બારાને કિલોના ભાવનું અરે આટલું મોંઘું તે શાક લવાય તને કંઈ અક્કલ બક્કલ છે કે નહીં હવે આ મારા સાંભળવામાં આવ્યું મેં તેમને કહ્યું કેમ આ માથા પર બેમણ વજન લઈને ફરો છો તમારું મોઢું દિવેલ પીધા જેવું દેખાય છે એમ શા માટે બાર આનાનું શાક લીધું તેનો સંસારી બોજો સંસારરૂપી ઘોડા પર મૂકવાનો હોય એને માથે લેશો તો એ ઘોડા પર જ જાય છે આપણે માથે લેવાનો ના હોય આ આપણે માથે લઈએ તેથી આપણું મોઢું દિવેલ પીધા જેવું ને ઘોડાનું મોઢું એ દિવેલ પીધેલા જેવું દેખાય છે એક મિયાંભાઈ હતા તે તેમના ટટ્ટુ ઉપર બેસીને જતા હતા મિયાંભાઈ વજનદાર ને ટટ્ટુ નાનું ને ઢીલું તે બિચારાની ભારથી કેડ વળી જાય આમ ને આમ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં એક ખાન સાહેબ મળ્યા તે મિયાબાઈને કહે કે આ લીલું ઘાસ છે તે તમારા ઘોડા માટે લઈ જાઓ ને તે મિયાં લલચાયા કે મફતમાં એક મણ ઘાસ મળે છે પણ પાછું થયું કે ઘોડો આ ભાર શી રીતે ઊંચકશે પણ મિયાં કાચી સમજણના તે તેમણે મનમાં નક્કી કર્યું કે ઘાસ મારા પોતાના માથે મૂકીશ તો ઓછું તેને ઊંચકવું પડશે તે મિયાં તો ઘાસનો ભારો માથે મૂકીને ટટ્ટુ પર બેસીને જવા લાગ્યા રસ્તામાં એક વાણિયાએ આ જોયું ને એણે મિયાને કહ્યું કે મિયાજી ભારો તારા માથે ઊંચક્યો છે પણ વજન તો ઘોડા ઉપર જ જાય છે તેથી તમારા બેઉના મોઢા દિવેલ પીધા જેવા દેખાય છે સંસાર એ ઘોડા જેવો છે સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયા જેવા છે ઘોડાને દુર્બળ જાણી મિયા ઘોડા ઉપર ઊંચા શ્વાસે બેસે છે તે ઘોડાના સુખને માટે પણ આ ગણતરી ખોટી છે ભાર તો છેવટે ઘોડા પર જ જાય છે તેમ તમે બધા તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો સંસારરૂપી ઘોડા પર ઊંચા શ્વાસે ના બેસશો ઊંચા શ્વાસે ના જીવશો આ તો પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ તે પરક્ષેત્રે બેઠો છે જગત આખું એ મૂર્ખ બન્યું છે સંસારને વીતરાગો એકલા જ સમજી ગયા કે મગજ પર બોજો શાને માટે એ તો ઘોડા પર જ જાય છે વીતરાગો બહુ પાક્કા ગણિતવાળા તેથી તો તે ફાવી ગયા ને અંક ગણિતવાળા રખડી મર્યા